એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું <laughs> વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ દૂર દૂર હૈદરાબાદમાં બેઠા બેઠા મિતાલી વાર્તા સાંભળે છે આવો આવો મિતાલી બેન આજે તો હું તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે જાદુઈ ચશ્મા <laughs> અરે આ વાર્તા ફિલિપ ક્લાર્કની છે એમણે મને કહી છે અને હું તમને કહું છું ધ્યાનથી સાંભળજો મિતાલીબેન ગામની ભાગોળે એક વાંદરાભાઈ જાત જાતના ચશ્મા બનાવે અને વેચે આંખો તપાસી તપાસીને ચશ્મા કાઢે હવે એક દિવસ એક સસલો અને સસલી ચશ્મા લેવા વાંદરાભાઈ પાસે ગયા વાંદરાભાઈએ બે જોડી લીલા રંગના ચશ્મા આપતા કહ્યું લો સસલાભાઈ અને સસલી બેન આ ખાસ તમારા માટે છે તેને પહેરવાથી બધું લીલું લીલું થઈ જશે અરે સૂકું ઘાસ પણ લીલું થઈ જશે લીલું આંખોને પણ ઠંડક અને લટકામાં બધું લીલું છામ <laughs> અરે આ તો જાદુઈ ચશ્મા લાગે છે સૂકું ઘાસ લીલું છમ થઈ જશે ખાવાની તો મજા પડશે સસલીએ આંખો ઝીણી કરતા પ્રેમથી કહ્યું એટલે સસલાભાઈ પણ માની ગયા અને ચશ્મા લઈ ગયા સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈ એ તો ચશ્મા ચડાવી સૂકા ઘાસમાં પહોંચી ગયા અરે આ શું સૂકું ઘાસ લીલું લીલું દેખાવા લાગ્યું લીલું લીલું આકાશમાં નજર કરી તો આકાશ પણ લીલા રંગનું આખી સીમ લીલી છમ લો બોલો સસલો અને સસલી આનંદમાં આવીને ગાવા લાગ્યા લીલું લીલું ભાઈ લીલું લીલું સૂકું ઘાસ થયું લીલું લીલું લીલું લીલું ભાઈ લીલું લીલું સૂકું ઘાસ થયું લીલું લીલું નક્કી આ જાદુઈ ચશ્મા છે એમ કહીને સસલો અને સસલી ઘાસ ખાવા લાગ્યા પણ ઘાસ તો સૂકું જ લો બોલો લીલા રંગના ચશ્માને કારણે લીલું દેખાતું હતું આ વાત એમને સમજાયો ચશ્મા કાઢી નાખી સસલો અને સસલી તાડુકીને બોલ્યા વાંદરાએ આપણને છેતરા છે હવે આ હર્ષ નામનો છોકરો બધું જોતો અને સાંભળતો હતો તેણે પાસે જઈને ધીમેથી પૂછ્યું સસલા કાકા અને સસલી કાકી તમે છેતરાઈ ગયા છો સસલો અને સસલી હર્ષને ગામની ભાગોળે ચશ્મા બનાવતા વાંદરા પાસે લઈ ગયા વાંદરો તો વડલાના ઝાડ નીચે બેસીને ચશ્મા બનાવતો હતો જો કે સસલા સસલી અને હર્ષને જોઈને તો ગભરાવા લાગ્યો હર્ષે ખંધુ હસતા હસતા કહ્યું વાંદરાભાઈ તમે લોકોને છેતરવામાં નંબર એક છો તમે ખોટી લાલચ આપી છે સસલા સસલીને તમે છેતરા છે આ બનાવટી ચશ્મા પાછા લો અને પૈસા પાછા આપો બધા એમ કોઈ લીલા રંગના ચશ્મા પહેરવાથી સૂકું ઘાસ થોડું લીલું થાય લીલું દેખાય પણ ઘાસ તો સૂકું જ હોય વાંદરો તો અરે પણ અરે અરે પણ જુઓ તો ખરા એમ ગલ્લા તલ્લા કરીને વેચેલી વસ્તુ પાછી લેતો નથી એમ કહીને દાંતિયા કરવા લાગ્યો હું વેચેલી વસ્તુ પાછી નહીં લઉં હર્ષે થોડા કડક થઈને ગરમ થઈને પોલીસને બોલાવવાની વાત કરી એટલે વાંદરાભાઈ ઢીલા પીડ્યા હો મિતાલીબેન અને ચશ્મા પાછા લઈ લીધા અને સસલા સસલીને પૈસા પાછા આપ્યા ભાઈ તો ભાઈ આવી હતી આ જાદુઈ ચશ્માની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું સરસ મજાની આવજો